એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમદાવાદમાં બેઠા બેઠા નવ્ય મિલોની સૌમ્ય અને પ્રિયાંશુ વાર્તા સાંભળવા આવ્યા છે ભાઈ ઈશનપુરમાં બેઠા બેઠા આવો આવો નવ્ય મિલોની સૌમ્યભાઈ પ્રિયાંશુભાઈ ધ્યાનથી સાંભળજો આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે બાદશાહ અને ફકીર એક દિવસ મધુએ અને માલતીએ બહાર રમવા જવાનું નક્કી કર્યું કે ચાલ માલતી આપણે બહાર રમવા જઈએ એટલામાં વરસાદ પડવા માંડ્યો ત્યારે મધુ બોલો હવે શું કરીએ આ વરસાદ આપણને રમવા દેતો નથી એટલે માલતી તો કે કાંઈ વાંધો નહીં વરસાદ આવ્યો તો આવવા દે આપણે ઘરમાં જ રમીએ ચાલ ચાલ મધુ હું તને એક વાત કહું એમ કહીને માલતીએ તો વાત માંડી હો ભાઈ અકબર બાદશાહના વખતમાં એક મોટો વિદ્વાન ફકીર જંગલમાં ઝૂંપડી બાંધીને રહેતો હતો તેનો ઉપદેશ સાંભળવા દૂર દેશાવર્તી હજારો લોકો આવતા હતા ફકીર ગરીબ હોવાથી એમને ઉતારો આપવાની સગવડ થતી નહોતી એક વખત એને લાગ્યું કે બાદશાહ પાસે જઈ અને આ કામ માટે મદદ માગું એ તો રાજમહેલમાં ગયો બાદશાહ તો આંખ મીચીને ઈશ્વરની પ્રાર્થના કરતો હતો ફકીર તેની પાછળ ચૂપ થઈને બેઠો બાદશાહને ફકીર આવીને બેઠો છે એની ખબર નહોતી હો ભાઈ એ મોટે અવાજે પ્રભુની પ્રાર્થના કરતા બોલો હે પ્રભુ તું મને ઘણું બધું ધન સૌથી મોટું રાજ્ય સત્તા અને વૈભવ આપ આ સાંભળીને ફકીરને તો નવાઈ લાગી બોલો તેણે ઉઠીને જવા માંડ્યું એ તો થયો ચાલતો એટલામાં બાદશાહની પ્રાર્થના પૂરી થઈ એણે આંખ ઉઘાડી ફકીરને જતા જોઈને પૂછ્યું તમે મારી પાસે કેમ આવ્યા છો અને મને મળ્યા વગર કેમ ચાલ્યા જાઓ છો ફકીર બોલ્યો હું લોકો માટે ધર્મશાળા બંધાવવાને પૈસા માગવા આવ્યો હતો તમારી પાસે પણ મને લાગ્યું કે તમે પણ મારા જેવા ભિખારી જ છો તમને પણ ધન જોઈએ છે પૈસા જોઈએ છે ભિખારી પાસેથી મને શું મળશે માટે હું પાછો જતો હતો અકબર બાદશાહ સાણો હતો હો ડાયો હતો એને ગળે વાત ઉતરી એટલે એણે કહ્યું તમારું કેવું ખરું છે ફકીરજી બાદશાહ ગમે તેટલો મોટો હોય તો પણ એ ભિખારી જ રહેવાનો આ બધું સઘળું પરમેશ્વરનું છે એ જ ખરો શ્રીમંત એ જ સાચો ધનવાન જે કાંઈ માગવું હોય તે તેની પાસે જ માગવું જોઈએ આટલું કહીને બાદશાહે ફકીરને સો સોના મોહર આપીઓ મધુ અને ફકીરને સંતોષ થયો તો ભાઈ આ માલતીએ મધુને આવી સરસ મજાની વાર્તા કહી હતી હો સૌમ્ય ભાઈ તમે પણ આ વાર્તા તમારા બાળ દોસ્તોને કહેજો પાછા બાદશાહ અને ફકીરની વાર્તા ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ આવજો